શ્લોક number one hundred twenty one ઓલા બે વચ્ચે ગયા ઓગણીસ વીસ મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું વેદાંત શાસ્ત્રના સિદ્ધાંતને સમજાવનારા આચાર્યોના દ્વૈત અદ્વૈત શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત ઇત્યાદિક નામે પ્રસિદ્ધ મતો છે તેમાં વિશિષ્ટાદ્વૈત નામે શ્રી રામાનુજાચાર્યે પ્રવર્તાવેલ મત તે અમે સ્વીકારેલો મત છે એમ જાણવું આનાથી પોતાના સંપ્રદાયનું મૂળ શ્રી રામાનુજ સંપ્રદાય છે આવું સૂચિત થાય છે એમ પણ સમજવું તેમજ અમારું પ્રિય ગોલોકધામ છે એમ જાણવું અર્થાત વૈકુંઠ શ્વેતદીપ ઇત્યાદિક સમગ્ર ભગવાનના ધામોમાં ગોલોક નામે જે ધામ છે તે અમારું ઇષ્ટ પ્રિય છે બ્રહ્મવૈવર્ત પુરાણના શ્રીકૃષ્ણ જન્મખંડમાં અને સ્કંદપુરાણ વિષ્ણુખંડના વાસુદેવ મહાત્મ્યમાં ગોલોકધામનું સ્વરૂપ કહ્યું છે તે ત્યાંથી જાણી લેવું તેમજ તે ગોલોકધામમાં બ્રહ્મભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે જ અમારે મતે મુક્તિ છે પણ ચાલુક્યાદી મુક્તિ નથી એમ તમારે જાણવું આનો ભાવાર્થ એવો છે કે ચાલુક્યાદી મુક્તિ કરતાં બ્રહ્મભાવે સેવા કરવારૂપ મુક્તિ છે તે અત્યંત દુર્લભ છે અને ભગવાનના એકાંતિક ભક્તો જ તેને ચાહે છે તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સાલોક્ય સાષ્ટી સામીપ્ય સારૂપ્ય સારૂપ્યેકત્વમપ્યુત દિયમાનમ ન ગૃહણંતી વિનામત સેવનમ જનાહા મારા જે એકાંતિક ભક્ત છે તેમને હું આપું છું છતાં તે શાલોક્ય સમાન લોકમાં રહેવું સાર્ષ્ટી સમાન ઐશ્વર્ય ભોગ સામીપ્ય સમીપમાં જ રહેવું સારૂપ્ય સમાન રૂપ પામવું અને એકત્વ બ્રહ્મનિષ્ઠ ભાવને પામવું આવી મુક્તિઓને ગ્રહણ કરતા નથી મારા ચરણકમળની સેવામાં લાગ્યા રહેતા અને મારી પ્રસન્નતા માટે જ બધી પ્રવૃત્તિ કરનારા કેટલાક મારા ભક્તો મારી એકાત્મતાને અર્થાત મારા સાયુજ્યની સમાન ગુણયોગની પણ સ્પૃહા રાખતા નથી જે ભક્તોનું મન ભગવાનની સેવામાં પ્રેમથી લાગ્યું રહે છે તેમને તો મોક્ષ પણ તુચ્છ વસ્તુ છે હે ભગવાન એનું સંસ્કૃત વાક્ય બોલો છે સેવાનું રક્ત મનસામ અભવોપી ફલગુહુ ફલ્ગુ ફલ્ગુ ફલ્ગુ એટલે શું થયું સેવામાં અનુરક્ત મન છે જે મન જેનું મન હોય એને અભવોપી અભવોપી ફલ્ગુના એટલે હું ભગવાનનું ધામ છે અભવ એ પણ ફળગુ એટલે તુચ્છ ભગવાનનું ધામ તો જ છે એ ભગવાનનું ધામ તો જ કહેવાય અભાવ એટલે મુક્તિ જન્મ મરણ થી રહી જા રહીત થઈ જવું એ મુક્તિ એને મુક્તિ તુચ્છ છે તમે કે મહારાજ આમાં કીધું કે અમે આવી મુક્તિને માની છે તમે કેવી મુક્તિને માની છે લભ જાય એવી ને કે લભ આવે એવી ને તમે ભાઈ સ્વામીજી વેતન સ્વામી તમે કેવી મુક્તિ માની હે આ શ્લોકને આધારે મહારાજે કીધું કે અમારે અમે તો આવી મુક્તિ માની છે સદગુણ સ્વામી તમે કેવી મુક્તિ માની કેવી અભાવ ન માની અભાવ અભાવ ન માની અભાવને એટલે મુક્તિને મુક્તિ માની મુક્તિને જ મુક્તિ મનાય ને કઈ બંધનને થોડી મુક્તિ મનાય આ લોકમાંથી છૂટવું તમે ભાઈ કેવી મુક્તિ માની લભ જાય અજન સ્વામી કેવી મુક્તિ માની છે તમે કેવી મુક્તિ માનો તમે કેવી મુક્તિ માનો છો એને મુક્તિ માની સદગુણ સ્વામી કેવી મુક્તિ માને છે લેપ જાય એવી કે લેપ આવે એવી એમ આપણે એવી એવું કરવું છે ફોલ્સ એન્ડ ટ્રુ એમ ફોલ્સ એન્ડ ટ્રુ કરેક્ટ કરો યશ ઓર નો એમ કેવી મુક્તિ માની તમે આમાં તો એવું કીધું મહારાજે કીધું કે અમે તો આવી મુક્તિ માની છે સેવા કરવા મળે તો એ અમે મુક્તિ માની છે સેવા કરવા ન મળે તો તો પછી એ સેવા કરવા ન મળે તો એ તો બંધ જ મુક્ત થઈ ગયા તો કે બંધન થઈ ગયું સેવામાંથી મુક્ત થઈ ગયા તો મુક્તિ મળી કે બંધન થયું હોય થયું ભાઈ સદગુણ સેવામાંથી મુક્તિ મળી ગઈ રિટાયરમેન્ટ મળી ગયું વાલો તો મુક્ત થઈ ગયા કે બંધન થઈ ગયું હોય સેવામાં બંધાણો હોય તો કે હું આ જ કરું હું આ ન કરું તો હું તો આ ન કરું એ તો મારે બરોબર જોઈ કે નહીં મારે જોઈ જોઈ કઈ કે હે તો એ શું કહેવાય તો સેવામાં બંધાણો ને છૂટે તો એ બંધાણો હે શું ભાઈ સ્વામીજી શું તમે શું કહો સદગુણ સ્વામીજી હું ભંડાર જ કરું હું બીજું કાંઈ ન કરું તો તો મને ભંડારમાં જ ફાવે એની એ ઓલે પણ સીટમાં બેહવાનું જ ફાવે બીજે કંઈ ન ફાવે તો હું મુક્તિ કોને કહેવી મુક્તિ કોને કહેવી ભાઈ વતન સાહેબજી મુક્તિ કોને કહેવી હે ગોલબર્ગા હાથે ફાવે બીડરમાં ફાવે તમને તમને બીડરમાં ફાવે સદગુણ સામે ને ઓલો ખાડો છે એમ નહીં આમાં મહારાજે કીધું છે મુક્તિ કોને કેવી બધે ફાવે એવું ક્યાં કીધું એમ નિષ્કામ સેવા એ નિષ્કામ સેવા સેવા ને મુક્તિ કીધી છે તેને તમે સમજ્યા છો કે હાલો તમે મુક્ત છો કે પછી બંધન બદ્ધ છો તમે મુક્ત છો કે બદ્ધ છો એ તમે મુક્ત છો કે બદ્ધ છો તો બદ્ધ જ સદગુણ સામે શું છે તમે મુક્ત છો કે બદ્ધ છો હું છું કયો જો દાંત કાઢે છે કયો કઈક કયો તમે ભાઈ વતન સ્વામીજી તમે મુક્ત છો કે બદ્ધ છો કા બદ્ધ જ રહેવાનું છે હે તે તો એ સાધુ ત્યાં તો બધ થવા આવ્યા હે મુક્ત છો કે બદ્ધ છો તમે એમ સેવાને મુક્તિ માનો તો થાય એમ તો મુક્ત થાય સેવા સેવા કઈ સેવા કઈ કરતા નથી તમે તમે કઈ સેવા નથી કરતા વચન સાહેબ તમે કેમ તમને બધ કયો છે કઈ સેવા નથી કરતા તમે કરો છો કે કઈ નથી કરતા તમે કઈ સેવા નથી કરતા તો તમે તમે શું માનો છો તમને જેવા તેવા માનો છો કે જેવા તેવા નહીં તમને શું માનો છો તમે તમે ભાઈ તમને શું માનો જોઈએ બી નહીં કોને તમારે કે અમારે એમ Yeah. તમે બધ છો કે મુક્ત છો નીચો એન સેવા ન થતી હું કયો નીચો એન સેવા ન થતી હોય દેહ ભાવ હું કઈ સમજો નહીં નાનો એન સેવા કરવી એ મુક્તિ કીધી છે નીચો હોય નીચો હોય ના તમે કઈ નથી સેવા કરતા કઈ હે તો બદ્ધ છો કે મુક્ત છો હું કોઈ જવાબ જ નથી દેતા કે બધ બધ એમ સેવા તો કરે છો સેવા કોણ નથી કરતા બધા કરો જ છો ને તમે પણ સેવાને મુક્તિ માની છે કે નહીં કે વેઠ માની છે કે મુક્તિ માની છે હે હું સેવાને શું માન્યું તમે હું માન્યું કયો મુક્તિ માની છે એ સેવા તો કરો છો એમાં સેવા તો બધા કરો છો ને પરાયણેનું આમ રગડ ધગડ દેવ વેઠને તકડો કરીને તકડો એટલે હું તકડો એટલે હું લ્યો તકડો તકડો હે હે એવું કે તે તકડો એટલે ખબર નથી તકડો કોને કરે ને તકડો કરે તકડો હું એ કયો ભાઈ આ બધાને બધા એકાગ્ર થઈને સાંભળો તકડો તકડો તકડો કોને કરાય તકડો કોને કરાય કોને કરે કામ ન કરતા એને ક્યાં તકડો કોને કરાય ભાઈ ગધેડાને બધા ગધેડાને કરાય બધા ગધેડાને તકડો કરાવવાનો કરવાનો હોય કોને કરવાનું હોય જે ગધેડું હાલતું ન હોય એને તકડો કરાવવાનો એટલે સેવા કેવી કરો છે સેવાને મુક્તિ માનો છો કે તકડો માનો છો કે હું માનો છો માઇન્ડ હોય તો ક્યાં વાંધો છે સારું જ કહેવાય નહીં તો એમ રાજીપાનું સાધન હોય તો રાજીપાનું સાધન બને મુક્તિ માની હોય તો મુક્તિનું સાધન બને મુક્તિમાંની હોય તોય રાજીપાનું સાધન તો બને સેવા તો રાજી જ થાય ને રાજીપાનું સાધન છે ભગવાન રાજી થાય તો જ મુક્તિ દે ને રાજીપાનું રાજીપાનું સાધન તો છે જ પણ એના કરતા હોતે વધારે છે મુક્તિ હોતે છે એને મુક્તિ મનાવી જોઈ કે આ તો તમે ભીહામાં આવ્યા હો તો હું ગોતો હું ગોતો સટકવાનું ગોતો ને એટલે મુક્તિ ગોતો ને કે દે ભીહામાં હોય તો શું ગોતો હું ગોતો સટકવાનું ગોતો તો એ મુક્તિ ગોતે ને તે કે મુક્તિ ગોતો છો મહારાજ કીધી મુક્તિ ગોતો છો કે આજ તો બહુ ભીહામાં આવી ગયા હવે મુક્તિ મળે તો સારું એટલે હું મહારાજને મતે હું મુક્તિ મળે તો સારું સેવા મળે તો ક્યાંક સેવા મળે તો સારું તો એનામાં મુક્તિ મારીશ નવરો પડે તો ભીહો મહિનો છે નવરો પડે તો બંધન મહિનો છે સેવા મળે તો મુક્તિ મારીશ સેવાને જ મુક્તિ કહેવાય કે નવરાને મુક્તિ કહેવાય હે હું કોને કહેવાય સદગુણ સાહેબ શું કે તો પછી હું ઈચ્છો છો અને બંધન સેવા ન કરે સેવા ન કરે બંધન કારણ કે સેવા ન કરે મુખ ભગવાનનો ધમ જાય ક્યાંથી એટલે બંધન જ છે ભગવાનને રાજી ન કરે તો ભગવાનને ધમ જાય ક્યાંથી એમને થોડા કરી જવાય વાત સેવાનું રક્ત મનસામ અભવોપિક ફલગુહો જે ભક્તોનું મન ભગવાનની સેવામાં પ્રેમથી લાગ્યું રહે છે તેમને તો મોક્ષ પણ તુચ્છ વસ્તુ છે મુક્તિ તેષામ નહીં બહુ મતા નારસિંહા પરેહી કિમ હે ભગવાન તે એકાંતિક ભક્તોને મતે તો મુક્તિ પણ મહત્ત્વની ચીજ નથી તો પછી બીજા ભોગસુખની તો વાત જ શું કહેવી ન પારમેષ્ઠ્યમ ન મહેન્દ્રધિષ્ણમ ન સાર્વભૌમમ ન રસાધિપત રસાધિપત્યમ ન યોગસી ન યોગ સિદ્ધિ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા મયર્પિતાત્મેચ્છતિ મદ વિના અન્ય જેણે પોતાનો આત્મા મારા સ્વરૂપમાં મારી સેવામાં જોડી દીધો છે તે બ્રહ્માનું પદ દેવરાજ ઇન્દ્રનું પદ ચક્રવર્તી રાજ્ય રસાતળનું આધિપત્ય અષ્ટાંગયોગથી મળતી સિદ્ધિઓ અને મોક્ષ સુદ્ધા મારા સ્વરૂપ સિવાય કંઈ જ ચાહતા નથી મારી સેવાથી પોતાને પરિપૂર્ણ માનનારા મારા એકાંતિક ભક્તો સેવાથી મળતી સાલોક્યાદી ચતુર્ધા મુક્તિને પણ જો ચાહતા ન હોય તો પછી કાળે કરીને નષ્ટ થઈ જતી બીજી વસ્તુને તો ચાહે જ કેમ મારા અનન્ય પ્રેમી અને ધૈર્યવાળા સાધુ ભક્ત હું તેને આપું છું છતાં તે કેવલ્ય મુક્તિને પણ ચાહતા નથી શિવમ મજા આવે એવા શિવમ તકડો થાય એવા નહીં શિવમ એને મજા આવતી હોય એમને સેવનમાં મુક્તિ સેવમ મજા ન આવતી હોય તો એને મુક્તિ ન માની હોય મજાને જ માણસ મુક્તિ કહે છે ને બીજું જેને જેમાં મજા આવે એને મુક્તિ કહેવાય એટલે સેવા મજા આવતી હોય તો એને મુક્તિ કોઈ કેન કરતા હોય તો મુક્તિ નહીં તો એની આજ્ઞા પડી કહેવાય પણ સેવા કરવામાં જ જેને મજા આવે સેવા લેવામાં નહીં તો એને સેવા મુક્તિ માનીશ મહારાજ એવું કીધું કે અમે એને મુક્તિ માનીશ અમને સેવા કરવામાં મજા આવે એટલે અમે સેવાને મુક્તિ માનીશ અમે નવરું રહેવું એ બંધન માન્યું છે અમને નવરા રહેવામાં મજા નથી આવતી કે ભાગવામાં છટકવામાં મજા નથી આવતી અમને તો સેવા ન મળે તો એમ જાણી છે કે અમે એટલા બંધનમાં પડ્યા એવું મહારાજ માને છે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ મુક્તિશ્ચ ગમ્યતા મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં ગોલોકો ધામ ચેપ ચેપસિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્ય એટલે હું અમે એને મુક્તિ માનીશ બીજા માને કે ન માને સદગુણ સ્વામી માનતા હોય તમે માનો તમે માનતા હોય વચન સ્વામી માને વતન સ્વામી માનતા હોય આ સ્વામી માને એટલે મહારાજે શું કીધું અમે એને મુક્તિ માની સેવા મુક્તિ જ ગમ્યતા સેવાને મુક્તિ જાણો તો એને થોડુંક થાય તો એને થોડુંક થાય મુક્તિ જાણીને જ કરતા હોય તો જાજુ થાય સેવા કરતા હોય તો કંઈ નિષ્ફળ તો જાય નહીં પણ થાય પણ થોડુંક થાય મુક્તિના રૂપમાં કરે એમ મુક્તિ તો સેવા તો કરે પણ સેવાના તો કેટલાય પ્રકાર હોય ને વેઠ તરીકે કરે તકડા તરીકે કરે કોઈ કીધું હોય ને કરે અને પોતે મુક્તિ હોય ને કરે મુક્તિ મુક્તિ માટે થોડાક કોઈને કહેવું પડે છે મુક્તિ માટે તો આપણે ગોતવું પડે ને દાખલો કરવો પડે કે મારે મુક્તિ જોઈએ છે મુક્તિની વાહે કેટલા માણસો મુમુક્ષો દાખલા કરે છે મુક્તિ મેળવવા હાટું મુમુક્ષો દાખલા કેટલા કરે એવો દાખલો કરે છે સેવા માટે દાખલો એવો થોડો કરે મળી હોય તો દાખલો ન કરે તો મેળવવા માટે હું દાખલો કરો મળી હોય અને જો હરકી કરે તો એ ઘણું કહેવાય એમ નગર એને દાખલો શું કરે મુક્તિને માટે મુક્તિ આવીને કોઈક એને દઈ જાય છે હે મુમુક્ષુ મુક્તિ જોતી હોય તેને દઈ જાય કોઈક આવીને કે લે તાર જોતી તેને એટલે હું દઉં છું એને આવીને દઈ જાય તો હે એના માટે તો આખી જિંદગી હોવી તી એમ એના માટે વનમાં જાય અને જિંદગી આખી હોમી દે ત્યારે એને મુક્તિ મળે ક્યારે ક્યારે મળે આમે તો ક્યાં કઈ છે એવું તો કઈ કરવું નથી સેવન માટે દાખલો ક્યાં થાય હરખી થાય હવે તો સેવા તો એમણે ભગવાને આપી દીધી હરખી થાય એના માટે દાખલો કરવાનો હોય હરખી થાય ને રાજી થાય એને માટે દાખલો કરવાનો છે સેવા તો તકડો કરીને આપી દીધી છે કે તમારે ભરાઈને દે આ મયેકાંત મતિર્નાન્યન મતો વાંછતી કિંચન મારા સ્વરૂપમાં એકાંતિક ભાવવાળા મારા ભક્ત મારા સ્વરૂપ સિવાય કાંઈ પણ બીજું ચાહતા નથી તમ દુરારાધ્ય મારાધ્ય સતામપી દુરાપયા એકાંત ભક્ત્યા કો વાંછેત પાદમૂલમ વિના બહિહી ભગવાનના સ્વરૂપમાં એકાંતિકી ભક્તિ થવી તે સંતોને પણ દુષ્પ્રાપ્ય છે તે ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછી તે ભક્તિથી જે બીજા સાધનોથી આરાધી શકાતા નથી ભક્તિ કોને કહેવાય એમ આગળ આવ્યું તું ને ભજ ધાતુ અને તે પ્રત્યે સેવા અને તી એટલે પ્રેમ પ્રેમથી સેવા કરવી એ તો સાધુ ને દુર્લભ છે સાધુ તો પ્રવચન કહી દે ને સાધુને સુલભમાં સુલભ હું હે પ્રવચન ફટકારી દે હાલો ભેળા ત્યાં છે તો પ્રવચન ફટકારી દે ન નકર એક બે મળે ત્યાં ને ફટકારી દે પ્રવચન વિના થોડા કોઈ રહી શકે હે એક બે મળે અને જ્યારે લાગ મળે સાફાઈ મારવાનો તો પ્રવચન ફટકારી દઈ કે નહીં તમે ક્યારે ફટકારો છો કે નહીં સેવા કરતા હોય વખત ન હોય તમે ફટકારો પ્રવચન કે નહીં એટલે ભગતને પાડો તો ફટકાર દેતા છો ભગતને તો કેટલા બધા ફટકારી દેતા છે પ્રવચન કેટલા કે નહીં તમે કોઈ પ્રવચન ફટકારો કે નહીં નહીં સાધુને હોતે દુર્લભ શું છે પ્રેમપૂર્વક પ્રેમપૂર્વક સેવા કરવી એ બહુ દુર્લભ છે પ્રવચન ફટકારવું એ કઈ બહુ દુર્લભ તો હાલતા ફટકારી દે લાગ મળ્યો તો ચૂકે પ્રવચન ફટકારવાનું નિષ્કુળાનંદ સ્વામીએ તો એવું કીધું છે કે એમ કે ઓલું શું છે નિશાન ન ચૂકે ક્યાંક ચોટ નિશાન ઉપરથી ન ચૂકે એ શું પ્રવચન ફટકારવાનું હે ચોટ નિશાન ઉપરથી એને ચૂકે એમ એટલે પ્રવચન લાગ મેળો તો ફટકારી જ દે એક હોય તો એક ને બે હોય તો બે ને પાંચ હોય તો પાંચ ને પચાસ હોય તો પચાસ ને હજાર હોય તો હજાર એમ પ્રવચન જો મળ્યું તો ફટકાર્યા વિના ચૂકે જ નહીં એમ ચોટ નિશાન નિષ્કળન સમય કીધું ચોટ નિશાન ઉપરથી ને ચૂકે એમ ભગવાનના સ્વરૂપમાં એકાંતિકી ભક્તિ થવી તે સંતોને પણ દુષ્પ્રાપ્ય છે તે ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછી તે ભક્તિથી જે બીજા સાધનોથી આરાધી શકાતા નથી આવા ભગવાનને આરાધીને તેમના ચરણકમળ સિવાયની બીજી વસ્તુને કોણ ચાહે એકાંતિનો યશ્ય ન કશ્ચનાર્થમ વાંછતી યે વૈ ભગવત પ્રપન્નાહા ભગવાનને શરણે રહેલા જે એકાંતિક ભક્ત છે તે ભગવાન ભગવાનની પાસેથી કંઈ પણ ઈચ્છા રાખતા નથી સેવાનું ફળ શું સેવાનું ફળ શું સેવાનું ફળ હું ભગવાન રાજી થઈને એમ કહી દે બહુ હું તમારા ઉપર બહુ રાજી થઈ છું કે હવે તમે ઘણી કરી બે જાઓ તો સેવાનું ફળ હું સેવાનું ફળ હું ભાઈ સેવાનું ફળ હું હે તો હેરાન થઈ જાય આ માંડ માંડ એટલી થતી હોય એની પછી વધારે આપી દે તો હે સેવર ફળ હું ભાઈ કયો હાલ માંડ માંડ એટલી થતી હોય રગડ ધગડ અને એમાં કોઈક વધારે આપી દે કે હું તમારા ઉપર બહુ રાજી ગયો તમે માંડ માંડ હરકી કરી નાખી એવા ડબલ કરો તો હું તમે શું કહો મૂંઝવણ જે બધું શીખ્યું છે હું ભાઈ ગયો હાલો એક પ્રવચન ફટકાર ગયો હાલો સેવાન ફળ હું સેવા છે સેવા છે રાજીપ પર સેવા એમ સેવાનું ફળ સેવા માનવાનું છે સેવાનું ફળ સેવા એમ તો હવકે છે સેવાનું ફળ સેવા મુક્તિ સેવાને મુક્તિ માની છે કે નહીં અને પછી સેવાનું ફળ શું માન્યું તમે સેવાનું ફળ ક્યાંક ઘરે જવું સેવાનું ફળ ક્યાંક મેળવી લેવું શું માન્યું સેવાનું ફળ શું હોય સેવાનું ફળ સેવા વધારે થોડીક વેટ કરવાની આવે એમ હરખી કરો તો અને જો ઉલાળીઓ કરો તો ન આવે ઉલાળીઓ કરો તો કોણ આવે આપે તમને સેવાનું ફળ ઉલાળ્યું હે હરખી સેવા કરવી હોય તો શું કરવા ઉલાળીઓ કરી દે પછી બીજી વાર કઈ નામ લે આપણું કોઈ એટલે મુક્તિ મળી ગઈ સેવાનું ફળ મુક્તિ મુક્તિ મળી ગઈ સેવાનું ફળ સેવા માનવાનું છે સેવાનું ફળ હું સેવા કરીને તમે કહું કે રાજી થઈ ગયા તો તમે હું માગો એ હું માગો સદગુણ સામે હું માગી સેવા માગો કે મુક્તિ માગો સેવાનું ફળ સેવા હોવી જોઈએ મહારાજ કે છે કે અમારો મત એવો છે મહારાજ શું માગ્યું છે કે આ જન્મ માંથી અમે જાય તો બીજે બીજા જન્મમાં ભગવાનને ભગવાનના ભગતની સેવા અમને મળે એના હાટું અમે ઉપાય કરી બીજા જન્મમાં હોતે એમ એટલે સેવાનું ફળ સેવા એવું મહારાજે માન્યું છે સેવાને મુક્તિ એવું મહારાજે માન્યું છે અને સેવાનું ફળ સેવા મળવી જોઈએ તોય સેવા કરીને સેવા દાદા વરા કરે ને મુક્તિ રિટાયરમેન્ટ મળી જાય તો સેવાનું ફળ સેવા ક્યાં થયું એમ સેવાનું ફળ મુક્તિ થઈ ગયા આરાધનમ ભગવત ઇહ માના નિરાશ તમને કોઈ તમે એક દી હરખો થાળ કરો ને પછી કે તમે બહુ સારો કર્યો છે તમે દરરોજ કરવાનું તો તો હવે તમારે દરરોજ કરવાનું તો કે મારે દરરોજ કરવાનું ઓલા બધા એને ઈ શું કામના છે ખાવા વાળા હે એ બધા શું કામના તમે એકલા થાળ કરો ને બીજા બધા શું કામના તો આરાધનમ ભગવત ઇહમાના નિરાશિષ યે તુ નેચ્યંતિ નેચ્યંત્યપી પરમ તે સ્વાર્થ કુશલા સ્મૃતા જે ભક્તો નિષ્કામ ભાવ નિષ્કામ ભાવથી ભગવાનની આરાધના કરે છે બીજી વસ્તુની તો વાત જ શું કહેવી પણ જે મોક્ષની પણ ઈચ્છા નથી કરતા તે જ પોતાના સ્વાર્થમાં નિપુણ છે ભક્તિથી શાંતિ પામેલા ભક્તજનો તો પરમ પુરુષાર્થરૂપ આત્યંતિક મોક્ષને પણ ચાહતા નથી તેઓ ભગવદીય છે એટલે તેમના બધા જ પ્રયોજન સમાપ્ત થઈ ચૂક્યા હોય છે ઉદ્ધવજીએ કહ્યું છે કે હે સ્વામીન આપના ચરણકમળોની સેવા કરવામાં પુરુષોને આ સંસારમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાંથી કોઈ પણ પુરુષાર્થ દુર્લભ નથી મને તેની કાંઈ ઈચ્છા નથી હું કેવળ આપના ચરણોની સેવામાં લાલસા રાખું છું એટલે શું કહેવાય એમ સેવાનું ફળ સેવા એમ હું સેવા કરીને તમે રાજી થાવ તોય આપની સેવા તમારા ચરણની સેવા મળે એવી ઈચ્છા રાખું છે ભગવાન સેવાનું ફળ સેવા માનવું એવો મહારાજનો મત છે સેવાનું ફળ મુક્તિ નહીં મુક્તિ જ પહેલાં તો સેવાને કીધી છે સેવા મળે તો અમે એને મુક્તિ માનીશું અને પછી સેવાનું ફળ હું સેવાનું ફળ વધારે સેવા મળે ભગવાન પણ આવી પોતાની સેવા એકાંતિક ભક્તોને જ આપે છે પણ સર્વ ભક્તોને નથી આપતા આપણે તો વધી ગઈ છે બધાને આપી દઈએ છીએ પરાયણ હોતે આપી દઈએ તમારે આ તકડો કરીને કરવાનું જ છે પરાયણ નવરા કેમ બેઠા છે એમ ભગવાન પણ આવી પોતાની સેવા પરમ એકાંતિક ભક્તોને જ આપે છે પણ સર્વ ભક્તોને નથી આપતા તે મહાત્મા સુખદેવજીએ કહ્યું છે કે હે રાજન ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પાંડવોના અને યાદવોના રક્ષક ગુરુ ઇષ્ટદેવ સુહૃદ અને કુલપતિ હતા અરે ક્યારેક તો તેઓ આજ્ઞાકારી સેવક પણ થઈ જતા પોતાનું ભજન કરનારને ભગવાન ભલે મુક્તિ આપે છે પણ સહેલાઈથી ક્યારેય ભક્તિયોગ આપતા નથી સેવા નથી આપતા સેવામ દદાતી મુક્તિ યોગમ એમ સેવા આપતા નથી મુક્તિ આપી દે છે એમાંથી શ્રી કૃષ્ણ ભગવાનને જો લાગ મળે તો પતરાવાળા ઉઠાવી લેતા ત્યાં ભગવાનને તો મોટા માણાને તો એવો લાગ મળે નહીં ને આપણને સટકવાનો લાગ ન મળે એમ એમ ભગવાનને ઓલું કરવાનો લાગ ન મળે આપણે સટકવાનો લાગ બે ત્રણ જણા સરખા હોય તો આપણે ક્યાંક સટકી શકીએ એક જ સરખા હોય તો કાં સટકી ન હેકી તો પછી બે ત્રણ જણા બે વાહે પડ્યા હોય તો સટકી ક્યાંથી હેકી આપણે એટલે સટકી ન આપણને સટકવાનો લાગ ન મળે એમ ભગવાનને સેવાનો લાગ પતરાવાળા ઉપાડવાનો ભગવાનને કોણ લાગ આપે એમ તો ભગવાન લાગ મળે તો પાછા ઉપાડી લે આપણે જેમ લાગ મળે તો સટકી જઈએ એની કોડે આને જ એકાંતિકી ગતિ અને બ્રહ્મ પ્રાપ્તિ કહેવાય છે હવે એને કહેવાય હવે આ વાતનો વિસ્તાર કરવો નથી બસ પૂરું થઈ ગયું કેટલીક કરવી આ નકર કે વાહ પડી ગયા છે હે મહારાજે જો મહારાજે સમજી ગયા કે આ બહુ વાહ ન પડી જાવ નકર તો કે વાહ પડી ગયા છે એક નહીં બીજા કોઈ ભાઈ જ કે નહીં એટલે મહારાજ એ સમજી ગયા કે કાંઈ વાંધો નહીં પછી કાલ કથા કરશું ત્યારે વળી પાછી બીજી ક્યાંક આવશે ત્યારે તઈ વાત અટાણે હાલો ટ્રેક બદલાવો અહીં કોઈ શંકા કરે કે ભાગવતમાં તો ભગવત રૂપતાને જ મુક્તિ કહી છે જેમ કે જ્યારે મનુષ્ય સમગ્ર કર્મોનો ત્યાગ કરીને મને આત્મસમર્પણ કરે છે ત્યારે તે મારો વિશેષ માનનીય થઈ જાય છે પછી હું તેનો જીવભાવ છોડાવીને અમૃત સ્વરૂપ મોક્ષ આપું છું અને મારામાં મળીને મારું સ્વરૂપ થઈ જાય છે આવું ઉદ્ધવજીને ભગવાને કહ્યું છે અને હે કમલનયન માનવ જ્યારે મનમાં રહેલી બધી જ કામનાઓને છોડી દે છે ત્યારે તે ભગવત સ્વરૂપ ભાવને પામી જાય છે આ નૃષિજીની આગળ પ્રહલાદજીએ કહેલું વાક્ય છે ઉપરના બંને વચનો પ્રમાણે જેને ભગવાન સિવાયની બધી જ વાસના તૂટી ગઈ હોય એવા એકાંતિક ભક્તોને તો ભગવદરૂપતા એ જ પરમ મુક્તિ કહેવાય છે પણ તમે કહેલી કૃષ્ણ સેવા એ જ મુક્તિ આવું તેમાં દેખાતું નથી આવી શંકા યોગ્ય નથી ભગવાનનો એકાંતિક ભક્ત હોય તો પણ તે અંતે ભગવાન તો થતો જ નથી ભગવાન એક જ છે આવું શ્રુતિઓમાં સ્મૃતિઓમાં અને પુરાણોમાં ખૂબ જ પ્રતિપાદન કર્યું છે ભગવાનનો ભક્ત ભગવાનના રાજીપાથી તેમના સમાન ઐશ્વર્યને પામીને તેમની સેવામાં તત્પર રહે છે આ સિદ્ધાંતની વાત છે અહીં બે શ્લોક કહ્યા પહેલો ભગવાને ઉદ્ધવજીને કહ્યો અને બીજો પ્રહલાદજીએ નૃસિંહજીને કહ્યો પહેલા શ્લોકમાં આત્મભૂયાય આવો શબ્દ છે તેનો અર્થ મારી મારું સ્વરૂપ ભગવદ્રૂપતા નહીં પણ મદૈક્ય મારા સમાન ઐશ્વર્ય તેને મળે છે આવો થાય છે અને બીજા શ્લોકમાં ભગવત્વાય આવો શબ્દ છે તેનો અર્થ ભગવદરૂપતા એવો નહીં પણ તેમના સમાન ઐશ્વર્ય તેને મળે છે આવો થાય છે શ્રીધર સ્વામીએ આવા રૂપમાં તેની વ્યાખ્યા કરી છે વાસના રહી થયેલો પરમ સમાનપણાને પામે છે આવી આ શ્રુતિ છે અને આ જ્ઞાનને આશ્રીને મારા સાધર્મ્યને પામેલા આ સ્મૃતિ છે આ શ્રુતિ સ્મૃતિમાં સામ્ય અને સાધર્મ્ય શબ્દ કહ્યા છે આ બંને શબ્દનો ભાવ સમાન ગુણયોગ છે અર્થાત ભગવાનમાં જેવા અણિમા આદિ ઐશ્વર્ય છે તેવા તે એકાંતિક ભક્તને પણ ભગવાન આપે છે અને આનંદમય બ્રહ્મના સ્વરૂપનો સુખાનુભવ સુખાનુભવ પણ થાય છે પરમાત્મામાં જેવા દિવ્ય કલ્યાણ ગુણ છે તે મુક્તાત્મામાં પણ આવે છે છતાં મુક્તાત્માને જગતનું ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતાપણું તેમજ કર્મફળ પ્રદાતાપણું અને જગત નિયંતાપણું પ્રાપ્ત થતું નથી આ જગત વ્યાપાર વર્જ અને ભોગ માત્ર સામ્યલિંગ જગત વ્યાપાર વર્જમ જગત વ્યાપાર વર્જ્યમ અને ભોગ માત્ર સામ્યલિંગ આ બે સૂત્રના તાત્પર્યાર્થ પ્રમાણે પરમાત્માનું સામ્ય મુક્તાત્મામાં આવે છે તે બંનેનું સૂત્રનું તે બંને સૂત્રોનું વિવેચન શ્રી રામાનુજાચાર્યજીએ શ્રીભાષ્યમાં કર્યું છે કે જગત વ્યાપાર વિના જ જગત વ્યાપાર એટલે સમગ્ર ચેતન જીવો અને અચેતન જળ પદાર્થોના વિવિધ સ્વરૂપ સ્થિતિ અને પ્રવૃત્તિ વગેરેનું નિયમન કરવું તે તે જગત વ્યાપાર સિવાયનું મુક્તનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે જગત વ્યાપાર સિવાયનું મુક્તોને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જેમાં સમગ્ર આવરણનો નાશ થાય અને સ્પષ્ટ બ્રહ્મનો અનુભવ થાય છે શા ઉપરથી કહો છો પ્રકરણાત તેનું પ્રકરણ છે તેથી સમસ્ત જગતનું નિયમન કરનારા બ્રહ્મનું પ્રકરણ હોવાથી શ્રુતિ પણ કહે છે કે આ પ્રત્યક્ષ જણાતા પ્રાણીઓ જેમાંથી ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થયેલા જેને આધારે જીવે છે અને છેલ્લે આ લોકમાંથી પ્રયાણ કરીને જેમાં પ્રવેશ કરે છે તેને તાત્વિક રીતે જાણવાની ઈચ્છા કર તે બ્રહ્મ છે જો આ સમગ્ર જગતનું નિયમન કરવાનું પરમાત્માની જેમ જ મુક્તાત્માને પણ હોય તો જગત નિયંતાપણાનું બ્રહ્મનું લક્ષણ સંભવે નહીં કારણ કે જે અસાધારણ ધર્મ તે જ લક્ષણ કહેવાય છે આ રીતે જ નીચે કહેવાતા વચનોમાં પ્રતિપાદન કર્યું છે હે સૌમ્ય શ્વેતકેતુ આ નામરૂપાત્મક સમગ્ર જગત સૃષ્ટિના પહેલાં નામરૂપના વિભાગે રહિત એકરૂપ જ હતું તે અદ્વિતીય બીજા અધિષ્ઠાન વિનાના પ્રકૃતિ પુરુષ અને કાળપણ જેનું શરીર છે એવા પરબ્રહ્મ નારાયણ જ હતા તે સત્શબ્દ વાચ્ય પરબ્રહ્મ નારાયણે વિચિત્ર અનંત વ્યષ્ટિ જગદરૂપે હું થાઉં તે માટે તેજ જળ અન્ન આદિ સમષ્ટિ રૂપે અનેક પ્રકારે થાવું આવો સંકલ્પ કર્યો પછી પરબ્રહ્મ નારાયણે તેને સર્જ્યું એક વાત ચોક્કસ છે કે આ દેખાતું જગત તે એક પરબ્રહ્મ પરમાત્મા જ હતા તે પરબ્રહ્મ એક સત હોવાથી વૈભવ પ્રાપ્ત ન થયો ત્યારે તે પરબ્રહ્મે ક્ષત્રિય નામથી પ્રસિદ્ધ શ્રેષ્ઠ શરીરને અતિશય બુદ્ધિમત્તાની સાથે બનાવ્યું દેવતાઓમાં જે ઇન્દ્ર વરુણ સોમ રુદ્ર મેઘ યમરાજ મૃત્યુ ઈશાન આવા નામવાળા ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા આ દ્રશ્યમાન જગતની સૃષ્ટિના પહેલાં એક પરમાત્મા જ નિશ્ચિત હતા પરમાત્મા સિવાય બીજું કાંઈ પણ ચેષ્ટા કરનારું ન હતું તે પરમાત્માએ હું લોકોની રચના કરું આવો વિચાર કર્યો તેમણે આ બધા લોકોની રચના કરી આ જગતની સૃષ્ટિ થઈ તે પહેલાં પરમાત્મા નારાયણ એક જ હતા બ્રહ્મા શંકર જળ અગ્નિ સોમ આકાશ પૃથ્વી નક્ષત્રો સૂર્ય ચંદ્રમા આ કાંઈ જ ન હતું તે એકલાને આનંદ ન થયો ધ્યાનની અંતર અવસ્થામાં રહેલા તે પરમાત્માથી એક બુદ્ધિરૂપ કન્યા અને દસ ઇન્દ્રિયો ઉત્પન્ન થયા આ મહોપનિષદમાં અને જે પૃથ્વીમાં રહ્યા છે પૃથ્વીની અંદર રહ્યા છે ત્યાંથી શરૂ કરીને જે આત્મામાં રહ્યા છે આવી ઉપનિષદની શ્રુતિઓમાં સમસ્ત જગતનું નિયમન કરવું તે પરમાત્માના પ્રકરણથી જ કહ્યું છે અસન્નિહિત અસન્નિહિતત્વાચ આ વાક્યમાં તે મુક્ત પુરુષનું સાનિધ્ય નથી તેથી પણ આ સર્વ જગતના નિયમનના પ્રસંગમાં મુક્તાત્માનું સાનિ સન્નિધાન સામીપ્ય નથી કે જેનાથી તે મુક્તાત્મા જગત વ્યાપારમાં જગતના નિયમનમાં પણ હોઈ શકે કેવળ બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અનુભવરૂપી ભોગ થકી જ મુક્ત પુરુષ બ્રહ્મના જેવો થાય છે એમ પ્રતિપાદન થયું છે એ લિંગ હેતુથી જણાય છે કે જગત વ્યાપાર વગરની બાબતમાં બ્રહ્મની સાથે એ સામ્ય છે તે સંબંધી એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે સર્વ કામોને ભોગવે છે એવું શ્રુતિવચન છે તેથી મુક્તાત્માની પરમાત્મા સાથે સમાનતા તથા સત્ય સંકલ્પપણું એ બધું એવી રીતે લેવું સમજવું કે જેથી પરમાત્માનો અસાધારણ ખાસ ધર્મ જગતનું નિયમન કરવું તે તે બાબતની શ્રુતિને બાધ ન આવે અર્થાત મુક્તાત્માનું ઐશ્વર્ય તે જગત વ્યાપાર વગરનું જ સમજવું જોકે જીવાત્માની મુક્ત સ્થિતિ થાય છે ત્યારે અપહત પાપમાં નિષ્પાપપણું તે ગુણથી લઈને સત્ય સંકલ્પપણા પર્યંતનો શ્રુતિ પ્રસિદ્ધ ગુણ સમૂહ મુક્તાત્મામાં આવિર્ભૂત થાય છે છતાં પણ તે ગુણાત્મા તે મુક્તાત્માનું ગુણાષ્ટક વિશિષ્ટપણું અને તે ગુણોથી સંપન્ન ગુણોથી સંપન્નતાની સ્થિતિ પણ પરમા પરમપુરુષ પરમાત્માને જ આધીન છે માટે જે મુક્તાત્માઓએ ભગવાનના રાજીપાથી દિવ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થયા હોય થયા હોય છે તો પણ તે મુક્તોને કાયમને માટે સમગ્ર ઐશ્વર્યથી પરિપૂર્ણ અને જેનો કોઈ બરોબરીઓ કે ઉપરવટ ન હોય આવા ભગવાન શ્રી નારાયણની સેવા કરવી તે જ મુક્તિનું પરમ ફળ છે આ રીતે મુક્તાત્માએ બ્રહ્મભાવે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે મુક્તિ છે આ સિદ્ધાંત બધી રીતે નિર્દોષ છે શું કીધું મુક્તાત્માને આપણે ટ્રેક ફર્યો ત્યાર પછી શું કીધું એમ ટ્રેક ફરી ગયો ત્યાર પછી શું આવ્યું ભાગવતમાં ને એવા વચનો ઓલો ઓલો ઓલો ટ્રેક લાવી દેતા રે કયો ભાગવતમાં ને વચન છે ભગવાને ઉદ્ધવજીને કીધું છે અને પ્રહલાદજીએ નૃસિંહ ભગવાને કીધું છે કે ભગવાનની ભગવદ રૂપતા જ્યારે થઈ જાય એ જ મુક્તિ છે તો એ શંકા કરી કે એવું શાસ્ત્રોનું વચન છે તો સેવાને મુક્તિ કેમ કીધી એટલે એનું સમાધાન કર્યું કે જે ભગવદ રૂપતા કીધી એ ખાલી એમના ઐશ્વર્યોની એમની સમાનતા હોતીની છે બાકી ત્યાં ભગવદ રૂપ થઈને પછી તો સેવા જ કરવાની છે ભગવાનની એટલે ભગવાનનું જગત વ્યાપાર પણ એ જે ગુણો છે એ તો અસાધારણ લક્ષણ છે એટલે ભગવાન એનું સાથે ભગવત રૂપતા થાય છે એ કેટલી થાય છે જગત વ્યાપાર સિવાયની બસ નિયમન પણ નહીં બીજું બધું ભગવત રૂપ છે ભગવાન જેવા એના રૂપ ગુણ એવા બધા થઈ જાય એટલે હું આવ્યું સેવા છે એ જ મુક્તિ છે સેવા છે એ જ મુક્તિ છે એ બરાબર છે ભગવાન જેવા થતા નથી આ ભગવત રૂપ નથી થઈ જતા એનાથી નાના જ રહે છે એટલે સેવા છે એ જ મુક્તિ ગણાય બરાબર છે એક શ્લોક જ વાંચી નાખો એટલે પૂરું થઈ જાય શિક્ષાપત્ર શ્લોક number one hundred twenty two એતે સાધારણા ધર્મા પુંસાં સ્ત્રીણામ ચ સર્વત મદાશ્રિતાનામ કથિતા વિશેષાનથ કીર્તયે અને આજે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગ્રહસ્થ ભાઈભાઈ સર્વ સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે કહેતા સર્વ સત્સંગી માત્રને સરખા પાડવાના છે અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ સૌના સાધારણ ધર્મોનો ઉપસંહાર કરીને વિશેષ ધર્મ કહેવાની વાતને રજૂ કરે છે મારા આશ્રિત શિષ્ય બધા જ પુરુષોના અને સ્ત્રીઓના અહિંસા ઇત્યાદિ ધર્મો સર્વસામાન્ય રીતે કહ્યા છે અર્થાત આ અહિંસાદી ધર્મોને પાળવાનો સૌને યથાયોગ્ય અધિકાર છે હવે હું મારા સર્વ આશ્રિતોના વિશેષ ધર્મોને કહું છું સ્વામી મહારાજની જય